આજે દાદા ભગવાનની મહાઅજન્મા જન્મ જયંતિ ઉજવવા માટે આ મહાપર્વે ભેગા થયા છીએ એ આપણા બધા માટે મહાત્માઓ માટે અને જે દાદાથી પરિચિત થતા જતા જાય છે બધા જ માટે અદભુત અવસર છે આ આખો મહાઅજન્મા જન્મ પર્વનો દિવસ દાદા ભગવાનનો જે આજે કેલનપુરી ક્ષેત્રે ત્રણ દિવસ માટે ઉજવાઈ રહ્યો છે જેની શરૂઆત અને સત્યાવીસ મે તે દિવસ બહુ સારી રીતે ઉજવાશે આટલી બધી સંખ્યામાં બધા મહાત્માની ઉપસ્થિતિમાં આપતપુત્રોની ઉપસ્થિતિમાં વનરોની ઉપસ્થિતિમાં અને સર્વે મહાત્માઓ બધાની ઉપસ્થિતિમાં અને આ અવસરનું જે શ્રેય પ્રાપ્ત થયું છે સહાની પરિવારને એ સહાની પરિવાર તેમજ આપણા વાલા આપતપુત્ર પુલીનાનંદ સ્વામીજી એમનો પિતાજીનો આ પુનાતર ફેમિલીનો પરિવાર આ બંને પરિવારે એ કરીને એમના નિમંત્રણથી આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એ આપણા બધાનો જ અજન્મ દિવસ ઉજવીએ છીએ દાદા ભગવાન મહા પર્વ સ્વરૂપ એવા અજન્મ જન્મ દિવસ આ એકસો પાંચમો એમનો છે ઉજવીએ નહીં તો આપણે અહીંયા આગળ અહીંયા અત્યારે મહાત્મા તરીકે ક્યાંથી હોઈ શકીએ એટલે સહેજે અમને સ્ફૂર્યું કે આ તો આપણા બધાનો અજન્મા જન્મ દિવસ છે દરેકનો જ્ઞાન પ્રાપ્તિનો દિવસ તો હોય જ પરંતુ એ તો સર્વકાળ માટે હોય છે અને એટલા માટે એ દિવસ ઉજવવાનો હોય તો આ તો દાદા ભગવાનનો મહાપર્વ એકસો પાંચમો અજન્મા જન્મ દિવસ પરમાત્માનો દેહધારી પરમાત્માનો મહાત્માઓ આપણે સૌ એટલા પુણ્યશાળી ભાગ્યશાળી છીએ અને એ કવિરાજને જયારે અનુભવનો સ્વાદ આવતાની સાથે જે એમની રચના થઈ ગઈ અમે કેવા પુણ્યશાળી કે ભગવાનની ભૂમિકા આદેહે નિહાળી એ શું સુંદર એ તે વખત એમનો અવસર હશે એમનો સ્વાદ આવ્યો દિલમાં અને આવ્યું અમને ખ્યાલ છે ત્યાં સુધી કવિરાજ અને દમયંતીબેન પધાર્યા છે ત્યાં અગર તો પધારવાની તૈયારીમાં હશે એમને મારા ખૂબ ખૂબ નમન નમસ્કાર પ્રણામ કે સર્વસંગ માટે અદ્ભુત પોતાના સ્વ સ્વરૂપની કીર્તન ભક્તિ થઈ શકે દાદા ભગવાનના અસીમ જય જયકારો સ્વરૂપે અને તેમના પદ ગુંજનથી બધા કીર્તન ભક્તિમાં એટલા શુદ્ધ ઉપયોગથી મારી રહ્યા હોય છે બધા મહાત્માઓ એમને કંઠ હોય કે ના હોય ગાવાનો છતાં અંદર ચાલ્યા કરે છે બધા એને એ કવિરાજને પણ ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે કેટલી વખત કહેવાય ધન્ય છે તો સહાની પરિવાર સમગ્ર પરિવારને તેમજ પુનાતર પરિવારના સભ્યોને બધાને અને ખાસ કરીને પુલિનાનંદ સ્વામીજી આપતા પુત્ર સાહેબને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે કે એમને આ અપૂર્વ અવસર માણવા માટે પરિવાર સ્વરૂપે સમગ્ર પરિવાર સ્વરૂપે આજે મળ્યો છે પ્રાપ્ત થયો છે ધન્ય છે આપને અને મહાત્માઓ આપને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને એકવીસ નવેમ્બરે એક અદ્ભુત આ પ્રસંગ છે આપણો ત્યારે અમને જણાવવાનું દિલ થાય છે કે દીપકાનંદ સ્વામીજીએ અત્યારે અમારા ધ્યાન પર લાવ્યા છે એકવીસમી નવેમ્બરે જે કીર્તન ભક્તિ થઈ શરૂઆત થઈ ત્યારથી તેને પચીસ વર્ષ પૂરા થયા એકવીસમી નવેમ્બરે જે ચોવીસ કલાકની અખંડ કીર્તન ભક્તિ થઈ તેની વાત બહુ સુંદર અવસર પચીસ વર્ષ એને પૂરા થયા અહીંયા દાદા ભગવાનને એકસો પાંચ વર્ષ જન્મ દિવસના મહાપર્વ વખત સમયે થયા બહુ સુંદર આ આપણને મળે જાણવા મળે છે મહાત્માઓ ખૂબ ઉલ્લાસો આત્મ ઉલ્લાસે ખૂબ ઉલ્લાસો અને આપણે આપણી ક્ષતિઓ જોઈ જોઈ જાણી જાણી અને આપણે કશું કર્યા વગર એકબીજાને સચ્ચિદાન સ્વરૂપે આપણે નિમિત્ત ભાવે એકબીજા સાથે રહેતા જે દાદા ભગવાનની સુવાસ સુંદર સુવાસ એ બધાને પ્રાપ્ત થાય સહેજી અને દરેકના આપણા નિમિત્ત ભાવથી એ એના આંદોલનો પ્રસરે એના માટે આપ સૌને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સત આનંદ જય સચ્ચિદાનંદ જય